સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો સત્યોતેરના અષાઢ સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણે બારણે ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાક વિરાજમાન હતી ને કંઠને વિશે શ્વેત પુષ્પનો હાર પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સર્વે સંત સાંભળો એક પ્રશ્ન પૂછીએ છીએ પછી સંતે કહ્યું છે પૂછો મહારાજ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે દેશ કાળ ક્રિયા સંગ મંત્ર દેવતાનું ધ્યાન દીક્ષા અને શાસ્ત્ર એ આઠ સારા હોય તો પુરુષની બુદ્ધિ નિર્મળ થાય છે અને એ આઠ ભૂંડા હોય તો પુરુષની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે માટે એ આઠેમાં પૂર્વ સંસ્કાર કર્મનું કાંઈ જોર છે કે નથી પછી મુનિ બોલ્યા છે પૂર્વ કર્મનું જોર જણાય છે તો ખરું જો સારા પૂર્વ કર્મ હોય તો પવિત્ર દેશને વિશે જન્મ આવે ને ભૂંડા પૂર્વ કર્મ હોય તો ભૂંડા દેશને વિશે જન્મ આવે તેમજ કાળાદિક સાચ છે તેમાંથી પણ જેવા પૂર્વકર્મ હોય તેવાનો યોગ બને છે માટે સર્વેમાં પૂર્વકર્મનું પ્રધાનપણું જણાય છે અને દેશકાળાદિક જે આઠ તેનું તો કોઈક ઠેકાણે પ્રધાનપણું હોય અને પૂર્વકર્મનું તો સર્વે ઠેકાણે પ્રધાનપણું છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે દેશકાળથી લઈને દેવતા જે પરમેશ્વર ત્યાં પર્યંત સર્વેને વિશે પૂર્વકર્મને પ્રધાન કહો છો તે કયા શાસ્ત્રને મતે કહો છો તેનું કોઈ વચન ભણી દેખાડો અને એક કર્મનું જ પ્રધાનપણું તો જૈનના શાસ્ત્રમાં છે પણ બીજામાં નથી બીજા શાસ્ત્રમાં તો પરમેશ્વર અને પરમેશ્વરના ભક્તનો સંગ તેનું જ પ્રધાનપણું છે માટે તમે કેવળ પૂર્વકર્મનું પ્રતિપાદન કરો છો તે ઉપરથી સત્સંગી છો ને છાના નાસ્તિક છો કે શું કેમ જે નાસ્તિક વિના બીજો તો કોઈ કર્મનું પ્રતિપાદન કરતો નથી અને નાસ્તિક તો વેદ શાસ્ત્ર પુરાણ અને ઇતિહાસ જે ભારત આદિ તેને ખોટા જાણે છે ને પોતાના માગધી ભાષાના જે ગ્રંથ તેને સાચા માને છે માટે મૂર્ખ થકા કર્મનું પ્રતિપાદન કરે છે અને જો પૂર્વકર્મે કરીને દેશાદિક આંટ ફરતા હોય તો મારવાડને વિશે કેટલાક પુણ્યવાળા રાજા થયા છે તેમને અર્થે સો હાથ ઊંડા પાણી હતા તે ઉપર છલા થયા નથી અને જો પૂર્વકર્મને વશ દેશ હોય તો પુણ્યકર્મવાળાને અર્થે પાણી ઊંચા આવ્યા જોઈએ ને પાપીને અર્થે ઊંડા ગયા જોઈએ પણ એમ તો થતું નથી અને મારવાડ દેશમાં તો પાપી હોય અથવા પુણ્યવાળો હોય પણ ઊંડા પાણી ઉપજે પણ તે દેશ પોતાના ગુણનો ત્યાગ કરતો નથી માટે દેશ કાળાદિક તો પૂર્વકર્મના ફેરવ્યા ફરે નહીં તે માટે જે પોતાના કલ્યાણની ઈચ્છે તેને તો નાસ્તિકની પેઠે કર્મનું બળ રાખવું નહીં અને ભૂંડા દેશ કાળાદિક આઠ હોય તેનો ત્યાગ કરીને રૂડા છે દેશ કાળાદીક આઠ તેનું સેવન કરવું અને દેશ તો બારણે પણ સારો નરસો હોય અને પોતાનો દેહરૂપ જે દેશ તે પણ સારો નરસો હોય તે જ્યારે દેહરૂપ જે સારો દેશ તેને વિશે જીવ હોય ત્યારે શીલ સંતોષ દયા ધર્મ ઇત્યાદિક જે કલ્યાણકારી ગુણ તે વર્તતા હોય અને જ્યારે આ દેહરૂપ જે ભૂંડો દેશ તેને વિશે જીવ રહ્યો હોય ત્યારે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર ઇત્યાદિક ભૂંડા ગુણ વૃદ્ધિ પામે છે અને સારો ભૂંડો જે સંગ થાય છે તેની વિગતિ એમ છે જે જેનો સંગ થાય તે સાથે કોઈ રીતે અંતર રહે નહીં ત્યારે તેનો સંગ થયો જાણવો અને ઉપરથી તો શત્રુને પણ હૈયામાં ઘાલીને મળે છે પણ અંતરમાં તો તે સાથે લાખો ગામનું છેટું છે એવી રીતે ઉપરથી સંગ હોય તે સંગ ન કહેવાય અને મન કર્મ વચને કરીને જે સંગ કરે તે જ સંગ કર્યો કહેવાય માટે એવી રીતે મન કર્મ વચને સંગ તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેનો જ કરવો જેથી જીવનું કલ્યાણ થાય પણ પાપીનો સંગ તો ક્યારેય ન કરવો પછી મધ્યાહન સમય શ્રીજી મહારાજે સર્વે નાના નાના વિદ્યાર્થી સાધુને પોતાની સમીપે બોલાવ્યા અને એમ કહ્યું છે તમે સર્વે વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછો પછી મોટા શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે જેને ભગવાનનો અચળ નિશ્ચય હોય તે કેમ ઓળખાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને અચળ નિશ્ચય હોય તેને ભગવાન સારી ક્રિયા કરે અથવા નરસી ક્રિયા કરે તે સર્વે કલ્યાણકારી ભાસે અને ભગવાન જીતે અથવા હારે અથવા કોઈક ઠેકાણે ભાગે અથવા ક્યારેક રાજી થાય ક્યારેક શોક કરે ઇત્યાદિક અનંત પ્રકારની ભગવાનની ક્રિયાઓ તેને જોઈને નિશ્ચયવાળો ભક્ત હોય તે એમ કહે છે પ્રભુની સર્વ ક્રિયા કલ્યાણને અર્થે છે તે જ્યારે બોલે ત્યારે એવું ને એવું બોલતો હોય તો તેને પરિપક્વ નિશ્ચયવાળો જાણવો પછી નિર્માનાનંદ સ્વામીએ પૂછ્યું છે ભગવાન અને ભગવાનના સંત તેને વિશે દોષબુદ્ધિ ના આવે તેનો શું ઉપાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેવું પ્રથમ કહ્યું એવો ભગવાનનો અચળ નિશ્ચય હોય તો તેને કોઈ રીતે ભગવાનને વિશે દોષ બુદ્ધિ આવે નહીં અને એવા મોટા જે ભગવાન તેના દાસનો મહિમા જ્યારે વિચારે ત્યારે ભગવાનના ભક્તનો પણ કોઈ રીતે અવગુણ આવે નહીં પછી નિર્માનાનંદ સ્વામી અને નાના પ્રજ્ઞાનંદ સ્વામી એ બે મળીને પૂછ્યું છે જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાને વિશે ભગવાનની મૂર્તિ અખંડ કેમ જણાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પૂર્વજન્મનો કોઈ શુભ સંસ્કાર બલિષ્ઠ હોય તેને ભગવાનની મૂર્તિ ત્રણેય અવસ્થામાં અખંડ દેખાય છે અથવા ભય કામ અને સ્નેહ એ ત્રણ જેને વિશે અખંડ હોય તેને ભગવાન વિના બીજું પદાર્થ હોય તે પણ ત્રણ અવસ્થામાં અખંડ દેખાય છે તો ભગવાન દેખાય એમાં શું કહેવું એ તો દેખાય જ પછી નાના શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે સત્સંગને વિશે અચળ પાયો જેનો હોય તે કેમ જણાય એક તો એ પ્રશ્ન છે અને બીજો પ્રશ્ન એ છે જે માન કામ ક્રોધ લોભ મદ મત્સર અને ઈર્ષા ઇત્યાદિ જે શત્રુ તે કયા પ્રકારે કરીને નાશ પામે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને સત્સંગનો અતિ દ્રઢ પક્ષ હોય તે જ્યારે કોઈ સત્સંગનું ઘસાતું બોલે ત્યારે ખમી શકે જ નહીં જેમ પોતાના કુટુંબી હોય અને તે સાથે કચવાણ થઈ હોય તોય પણ જ્યારે તેનું કોઈ ઘસાતું બોલે ત્યારે ખમાય નહીં એવી રીતે જેવો દેહના સંબંધીનો પક્ષ છે તેવો જેને સત્સંગનો પક્ષ હોય તેનો પાયો સત્સંગને વિશે અચળ છે અને બીજા પ્રશ્નનો એ ઉત્તર છે જે જેને એવો સત્સંગનો પક્ષ છે તે સંત અથવા સત્સંગી તે સંગાતે માન મત્સર ઈર્ષા કેમ રાખી શકે માટે જેને સત્સંગનો પક્ષ હોય તેના માન મદ મત્સર ઈર્ષા આદિક સર્વ શત્રુનો નાશ થઈ જાય છે અને જેને સત્સંગીનો પક્ષ ન હોય અને સત્સંગી ને કુસંગીને વિશે સમભાવ હોય તો ગમે તેવો સત્સંગમાં મોટો કહેવાતો હોય પણ અંતે જતા જરૂર વિમુખ થાય પછી નાના આત્માનંદ સ્વામીએ પૂછ્યું છે ભગવાન અને ભગવાનના સંત તે કોઈકને તો નિધડક થઈને જેમ કહેવું ઘટે તેમ કહે છે અને તેની કોરનો એમ ભરૂસો આવે છે જે આનું માન કરીશું અથવા તિરસ્કાર કરીશું તોય પણ કોઈ રીતે એ પાછો નહીં પડે એવો જે ભરૂસો તે ભગવાન ને ભગવાનના સંતને કેમ આવે એક તો એ પ્રશ્ન છે અને બીજો પ્રશ્ન એ છે જે સંતને પાસે રહેતા હોઈએ તેને જેવું આપણા ઉપર હેત હોય તેવું સમગ્ર સંતને કેમ રહે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેવો શિવાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર કર્યો છે તેવો સત્સંગનો જેને દ્રઢ પક્ષ હોય તો તેને કહેતા સાંભળતા ભગવાન ને ભગવાનના સંતને સંશય થાય નહીં અને એનો કોઈ રીતે કુવિશ્વાસ આવે નહીં છે આને કહેશું તો આ સત્સંગમાંથી જતો રહેશે તેની કોરનો તો દ્રઢ વિશ્વાસ જ હોય છે એનો સત્સંગ તો અચળ છે માટે એને કહેશું તેની કાંઈ ફિકર નથી અને બીજા પ્રશ્નનો ઉત્તર એ છે જે જેને પાસે પોતે પ્રથમ રહેતો હોય અને તેને સાથે પોતાને ન બન્યું ત્યારે બીજા પાસે જઈને રહે તો પણ જેને પાસે પ્રથમ રહ્યો હોય તેનું જો કોઈ ઘસાતું બોલે તો ખમી શકે નહીં ત્યારે સર્વેસંતને એમ સમજાય છે આ તો કૃતજ્ઞ નથી જેની પાસે ચાર અક્ષર ભણ્યો છે તેનો ગુણ મૂકતો નથી માટે બહુ રૂડો સાધુ છે એમ જાણીને સર્વિસંતને હિત રહે અને જેની પાસે પ્રથમ રહ્યો હોય તેને મૂકીને બીજા પાસે જાય ત્યારે પ્રથમ જેની પાસે રહ્યો હોય તેની નિંદા કરે ત્યારે સર્વેસંતને એમ જણાય છે આ કૃતજ્ઞ પુરુષ છે તે જ્યારે આપણી સાથે નહીં બને ત્યારે આપણી પણ નિંદા કરશે પછી તે ઉપર કોઈને હેત રહે નહીં પછી ધરાનંદ સ્વામીએ પૂછ્યું છે ભગવાન તો અક્ષરાતીત છે અને મનવાણી થકી પર છે અને સર્વને અગોચર છે તે સર્વને પ્રત્યક્ષ દેખાય છે તેનો શું હેતુ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અક્ષરાતીત ને મનવાણી થકી પર ને અગોચર એવા જે ભગવાન તે જ પોતે કૃપા કરીને એમ ધારે છે જે જ્ઞાની અજ્ઞાની એવા જે મૃત્યુલોકના મનુષ્ય તે સર્વે મને દેખો એમ ધારીને સત્ય સંકલ્પ એવા જે ભગવાન તે કૃપાએ કરીને મૃત્યુલોકના સર્વે મનુષ્ય દેખે એવા થાય છે પછી ત્યાગાનંદ સ્વામીએ પૂછ્યું છે ભગવાન રાજી કેમ થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો દેહના સુખને ઈચ્છવું નહીં અને દર્શનનો પણ લોભ રાખવો નહીં ને ભગવાન જેમ કહે